જય શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતો દ્વારા રચિત થાળ સંગ્રહના પદોને સાંભળતા જ જાણે આપણે પ્રત્યક્ષ શ્રી શ્રીજી મહારાજને ભાવથી વિધવિધ વાનગી આપણા સ્વહસ્તે જમાડી રહ્યા છીએ તેવો ભાવ નિષ્પન્ન થાય છે આપણા આ ભાવનું હૃદયસ્થ સુમધુર સ્વરૂપ એટલે નંદ સંતો દ્વારા રચિત અને સંતોના સુમધુર કંઠે સંગીતમય મધુર ગાન થયું છે એવા આ પદોનો ઓડિયો સંપુટ એટલે હરિવર મારા હાથે જમાડું આપને સમક્ષ પ્રસ્તુત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ સર્વાવતારી સર્વોપરી સર્વ કારણના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંકલ્પ મૂર્તિ સમા નવ્ય ભવ્ય અને સૌરાષ્ટ્રના નજરાણા રૂપ કલાત્મક નક્ષીકામયુક્ત નૂતન શિખરબદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર સરદારના આગામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંદર એક હજાર આઠ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય એકસો આઠ શ્રી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજીના શુભ માર્ગદર્શન પ્રમાણે નંદ સંતો દ્વારા રચિત થાળ સંગ્રહના પદોનો રસથાળ હરિવર મારા હાથે જમાડો અમે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ આ થાળ સંગ્રહમાં સુરાવલીમાં સ્વર સાંપડ્યો છે પૂજ્ય સ્વામી પૂર્ણ સ્વરૂપદાસજી સરદાર સંગીત શૈલેષ ઉત્પલ પ્રકાશક કોઠારી સ્વામી શ્રી વિરક્ત સ્વરૂપદાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર સરદાર તાલુકો જિલ્લો Rajkot recordist Rajan Jaysinh recording at skylark studio Rajkot આ થાળ સંગ્રહ સુરાવલીમાં સૌજન્ય પ્રાપ્ત થયું છે અક્ષર નિવાસી શ્રી રામભાઈ મથુરભાઈ પટેલ મલતાજના સ્મરણાર્થે હસ્તક સુપુત્ર શ્રી ભાવિનભાઈ તથા પૌત્ર Neelkumar United States of America તો આવો વહાલા ભક્તજનો આપણે પણ શ્રીજી મહારાજના નંદ સંતો દ્વારા રચિત થાળ પદોને શ્રવણ કરી અને હૃદયસ્થ કરીએ હરિવર મારા હાથે જમાડો જય શ્રી સ્વામિનારાયણ